એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો અમરદીપ આવ્યો છે વિશાખા છે ઓહો હો આવો આવો અને સાંભળો આજે છે ને આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા વાર્તાનું નામ છે વાદીલો કાગડો <laughs> વાદ કર્યા કરે ને વાદ કોદ કરે કાગડા ભાઈ તો સાંભળો સાંભળો એક હતી કાબર અને એક હતો કાગડો કાગડા ભાઈ ભારે વાદીલા કાબરબેન જે કરે તે પોતે કરે કાબરબેન જે કરે તે પોતે કરે કાગડાભાઈ તો ભારે વાદીલા એવા હો એક દિવસ આ કાબરબેન નાય ધોઈને પીપળે જઈને બેઠા પીપળાનું ઝાડ હોય ને એણે તો ઊંચું જોયું તો આંખમાં આંજણ નીચું જોયું તો પગમાં ઝાંઝર લો બોલો ખાડામાં હાથ નાખ્યો તો વીંટી જડી ખાબરને અને ખડમાં હાથ નાખ્યો ઘાસમાં હાથ નાખ્યો તો રૂપિયા જડ્યા રેતીમાં હાથ નાખ્યો તો હીરા જડ્યા ગામને પાદર ગઈ ત્યાં ગાડી ઘોડા મળ્યા કાગડો પણ નાય ધોઈને બાવળના ઝાડે બેઠો કાંટાવાળા પણ ચાંચમાં નરક રહી ગયેલું નરક હોય ને નરક સ્વર્ગ ને નરક હા તે એની ચાંચમાં નરક રહી ગયું ઊંચું જોયું તો કાગડાભાઈની આંખ ફૂટી નીચું જોયું તો કાગડાભાઈના પગ ભાંગ્યા ખાડામાં હાથ નાખ્યો તો વીંછી કરડ્યો અને ખડમાં ઘાસમાં હાથ નાખ્યો તો એરું કરડો સાપ કરડ્યો હો કાગડાભાઈને રેતીમાં હાથ નાખ્યો તો ઝાંઝરું કરડ્યું કાન ખજૂરો કરડી ગયો અને પાદર ગયા ત્યાં તો કાગડાભાઈ મરી ગયા ભાઈ <laughs> તો કાબરબેનનો વાદ કરવા ગયા એમાં કાગડાભાઈએ જીવ ખોયો બોલો લો તો ભાઈ મજા પડીને આ વાદીલા કાગડાભાઈની વાર્તા સાંભળવામાં ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો